અંતર ની અંદર ધ્યાન કરીએ ત્યારે જ વિષયો છૂટે છે હા પછી વધતા નથી કદી ધ્યાન કર્યા પછી બહિર્મુખ થયા એટલે પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા એટલે પછી પાછા હતા એવા ને એવા બહિર્મુખ થયા છૂટકો નહીં હા બહિર્મુખ જ થયા એટલે કાયમ ના જે અંતર્મુખ થયા એનું કલ્યાણ થઈ જાય એનું કલ્યાણ એટલે એવા અભ્યાસ વગર અંતર્મુખ થાય અંતર્મુખ થવું છે આ ગરીમાં ચમત્કારો થાય છે એમ પ્રશ્ન પૂછે છે તો આ દુનિયામાં ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે આ લોકોએ ભ્રમાવે છે લોકોને એની ગેરંટી કહું છું ચમત્કાર નામની વસ્તુ જ ખોટી છે ફક્ત ચમત્કાર કોને કહે છે આપણા લોકો જે પોતે જે જે વિજ્ઞાન પોતે જાણતો નથી એ પેલો વિજ્ઞાની વિજ્ઞાન એકદમ દેખાડે છે પડકે આવું કેમ કરી થયું આ તમે સમજ ને એટલે આ વિજ્ઞાન નહીં જાણવા છીએ આ લોકો ચમત્કાર કરી ફસાવે છે લોકોને અને બીજું આ જ ચાલકી કરે છે વિજ્ઞાન ના હોય તો આ જ ચાલકી પણ બધું આવું ચાલકી કરીને જો કોઈ ચમત્કાર કરતો હોય તો આપણે એને કહીએ કે હિન્દુસ્તાન નું તું અનાજ સપ્લાય કરીને બાબત બહુ થઈ ગયું તો આ તો અમારું અમારું યશ નામ કર્મ છે શું છે એટલે તમને અડે તમારું કામ થઈ જાય એટલે અમારે યશ મળવાનો માટે યશ નામ કર્મ છે સમજતા નથી સમજતા દાવાઓ કરે દાવાઓ ખાલી દેખાવો પૈસા પૈસા કમાવા માટે કહ્યું એટલે ભગવાને શું કહ્યું કે સૂર્યનારાયણ કોઈ તમને હાથમાં સૂર્યનારાયણ નીચે લાવે સૂર્યનારાયણ અને તમને કહે કે આ સૂર્યનારાયણ નીચે લેવું લાવો તો તમારે શું કહેવું છે તો ભાઈ તને શું દુઃખ હતું તું સૂર્યનારાયણ હલાવ્યા ત્યાં તું દુખ્યો છું શું કહું છું આપણે દુખ્યો માણસ બીજાને હલાવે તું દુખ્યો છું માટે સૂર્યનારાયણ હલાવે તારે કયું જોઈએ છે તો માનની ભૂખ છે કે તો વિષયની ભૂખ છે કઈ ભૂખ છે ભિખારો માણસ આવું કરે દુખ્ય માણસ આવું કેમ કરે ચમત્કાર કરે સુખ્ય માણસ ચમત્કાર કેમ કરીને કરે દુખ્યા માણસ ચમત્કાર કરે કોણ કરે છે તમારી પાસે સુખ પડાવી લેવા માટે તમારે બદલાવા માટે જીણાભાઈ સમજતા હોય છે કે નહીં માણસ કારણ કે કૃષ્ણ ભગવાન જે મનનો નારાયણ જે સ્વરૂપ જેને જેને ત્રેપન ત્રેસઠ સલાકા પુરુષ ને સલાકા પુરુષ કહેવાય વાસુદેવ નારાયણ કહેવાય ત્યાં સુઈ ગયા હતા તે ચીરા રાખ્યું તે પાણી પાણી કરતા ગયા શું કહ્યું તીરનું ઝેર ચડ્યું તે ગરમી ઉત્પન્ન થયેલી પાણી તો સમજતા તમે તો આ લોકોને અનુભવ હતા તમે કઈ હોય ને લોકોને ધમાવાની બાજુ છે સમજાય ભાઈ બીજું શું કહે છે ભાઈ જો શક્ય હોય તો વિતરાગથી કાં તો સુધી નબળી ના થાય નબળી થઈ જાય એ સાચવે નહીં તો વિચાર કરવા ખોટા પડે એટલે વિચારબળ સાચા છે વિચારબળ બાર કોઈ એમને ખોરાક થાય છે કેમ છે નહીં સમજ ને બીજું પૂછ્યું તારે કે છે કે આપણે આ માણસ જે છે બાળક જન્મે છે એ એક મોટો ચમત્કાર છે એને દાંત આવે છે મોટો ચમત્કાર છે બાળક જન્મે છે એક મોટો ચમત્કાર છે એટલે દાંત આવે છે બાળક જન્મ્યો છે વાછો સાથે આખા બોડી સાથે હસતો રમતો એક બાળક જન્મ્યો છે તે ચમત્કાર જેવો થયો નથી અને એ ચમત્કાર થયા પછી મેં એક પૂછ્યું કે ભાઈ આ દાંત પેટમાં કેમ ના ભૂલ કઈ ભૂલી ભૂલી ગયા પેટમાં મૂકવાનું શું ભૂલ થયા બહાર આવ્યા પછી દાંત આવ્યા આ દાંત છે ને એ કહે ચમત્કાર છે શું ચમત્કાર છે તમને કહું સાહેબ મારા જેવું પૂછે એ ભગવાન અમે ગાડી પૂછ પૂછી શકીએ કે ભાઈ આની બેન તમારે તમે આને પેટમાં હતો તો જ એને દોષ મૂકવા હતા વળી પાછા બહાર પછી આ દેડ ભગત શું રાખ્યો આ નાક મૂક્યું હાથ મૂકી બધું તૈયારી થાય દોષ મૂકીને મોકલે એ શું બગડી જાત તમે સમજાયું ને એટલે આ દાંત એક ચમત્કાર છે જતનો કે ક્યાંથી ના મૂક્યા કારણ કે જો દોત હોત તો એની માતાને બચકું બદલે તમને સમજાયું ધાવતી ગતે બચકું બદલે તો માતા ધડાવે નહીં એનો દવા ભય નહીં કેટલી કુદરતની બરામદ કેટલી સુંદર છે કુદરતની તમને આપણે સમજાવ્યા કુદરતની કરામત કેટલી સુંદર છે કે બાળક ખાતું થાય ત્યાં પછી દોત ઉત્પન્ન થાય છે ત્યાં સુધી દોત ઉત્પન્ન થતા નથી નહીં તો બધું છે ને જો પહેલે જ હોય ને તો તારે ધારી નહીં દોત થી ધારી જવાય નહીં દોત હોય એટલે આપણે આટલા બધા ચમત્કારોમાં જીવીએ છીએ પછી બીજા ચમત્કારોની જરૂર હા બીજા ચમત્કારો જરૂર શું છે પણ લોકોને બીજી બહુ જોઈએ છે લોકોને આવું આવું જોઈએ છે જોઈએ છે મફત જોઈએ છે એટલા માટે આ ચમત્કાર લોકોને મફત જોઈએ છે એટલા માટે ચમત્કાર હા પૂજ્ય દાદા મારા પોતે કોટી વંદન પૂર્વક એક પ્રશ્ન પૂછું છું કે મારા ઉપર મારા સદગુરુએ આજથી સાડા પાંચ વર્ષ ચડાવ તેમની કૃપા વરસાવી મારી કુંડલીની શક્તિ જાગ્રત કરેલી અને ઘણી આંતરિક અનુભૂતિ થયેલી પરંતુ હવે મારું પોતાનું મન મને ઘણું જ પીડી રહ્યું છે કૃપા કરી ઉભા છો શું કે છે કોણ છે ભાઈ આજે ફેરફાર કરી છું તમે તમે કૃપા ઉગાડશો ઉગાડી દીધું પણ આજે તમારી ભૂલ થઈ શી ભૂલ થઈ તે તમે કહું જે તમને આ કુંડલીની શક્તિ એ હટિયોગ પ્રવૃત્તિ છે કેવી છે હટિયોગ હટિયોગ આપણે સંજય વાત ના કરી તે કુંડલીની શક્તિ જાગૃતિ કરી એ શું છે એ રાજયોગ નથી હઠયોગ છે હઠયોગ અને હઠયોગ થી હઠયોગ કોના જેવી વસ્તુ છે એક માણસ દુઃખી હોય અને એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એને નોકરીઓ નહીં વધારતો બીજો રસ્તો હું દેખાડું હવે બન્યું ને કે તું આ જમીન વેચીને તું ખા એક પછી અમે જોઈ દઈશું એટલે એના જેવા એને એને ખવડાવે આવે આવે ખસી ગયો આ જમીન તો ખરાબ થઈ ગયું હતી તે ખાસ નથી ખાધું બધા મન એને ભયંકર આફતે ચડી છે શું થયું આ બધી ફસામણો હશે કે એ આનંદિક અનુભવ થતા નથી એ તમને આજે પાછલું જે પાછળનું જે સુખ છે તે આજે તમને ફળાવે અને પછી નાદાર નીકળે ના નીકળે ઘટી ગયું ઓગણીસો ને ઇઠ્યાસી ની સાલમાં કાળ પડવાનો હોય કાળ પડવાનો હોય કે લોકો કે વેપારીઓ દાણા ભરેલા હોય તે સાહેબ આ સાલ કાળ પાડો તો તો કાળ આ પડે તો ત્યાં પીડાઈ હારો ગયા છે પણ એકલું એક જોવાનું ને આમ બીજું ફેરફાર કશું થઈ શકે નહીં માણસથી માટે આ ડાક્ટરો ડાક્ટરો શું કરે છે તમારી જે શક્તિઓ છે ને તે આજ આજ પ્રગટ કરે છે અને પછી આ બે વાર પછી તમને નિર્બળતા ઉત્પન્ન થાય છે એનો ફાયદો નહીં બને ત્યાં સુધી શબ્દો પ્રગટ નહીં કરવી ના બને ન ચૂકો થાય કે બેઠક થઈ ગયું હોય તો જ કરવી પડે રોજ રોજ આવું ન કરવું જોઈએ તમે આ રસ્તો કરી આપીશું એ આવજો સમજ ને હવે પેલો હે ચોપડી બોલ્યો તો ત્યારે સાચા સાચા થાય કે છે શું કહે છે ભગવાન શેઠ હોય આખા ગામના શેઠ હોય આખા ગામનો બહુ વહીવટ સારો કરે અને બધાને જોડે લાગણી વાળા દરેકને જોડે આટલા નિવેદન ના હોય એટલે આખા ગામમાં ખૂબ સારા ગણાય છે તો રાત્રે દરરોજ આઠ વાગે આપણી બહાર નીકળે ને અને ત્યાં દાંડી લે શું કરે આ દાંડી ચડાય વધારે પી ગયા એ પછી ચંદુરા ચંદુરા રહે ખરા કેવી રીતે આત્મા અને આપણે એમની એક જ છે આ બધું ભાન ભૂલી ગયા છે એવી સમજણ કેળવવાની ને હા કેળવવાની એ સાક્ષાત્કાર એ સાક્ષાત્કાર થાય પોતે પોતે જ કરે એ ભાન થાય કે અમે અમે કરી આપીએ તમને બધા સમજે ને એમને થાય નહીં પણ પોતે પોતાનું જ કામ કરવાનું આ વ્યવહાર ભાન ઉડી ગઈ છે એમને પોતે વિરોધ છે નહીં એનો એ જ છે આ બધી મોફમાં કેવી જવાય છૂટવાની જ હોય જ્ઞાતિ ના કહ્યું કે તકની વાત મારે બીજી વાત નહીં આયા આવું કારબૂત કરે તો બીજા બીજા લોકો છે કે ઝીણા બી જે થાય કવિ કહેવાય જ્યાં પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ નૌકાર મંત્ર ની વાત કરી એ કરો નૌકાર મંત્ર ની વાત કરી મહારાજ નૌકાર મંત્ર બધા અમે બોલીએ છીએ કે છે તમે ત્રણ મંત્રો કેમ કર્યા કે છે ત્યારે હું તમને સમજાવું છું આ નૌકાર મંત્ર બોલો છો નૌકાર મંત્ર પેલા નમો હરિહંતાન નમો સિદ્ધા નમો હરિયાન આ નમો લોહી સમજ આવડન સાધુ સાધુ કુકે હશે એમ માનીને પહોંચે છે નમો ઉપાધ્યાય એમ ઉપાધ્યાય કોઈ હશે એમ માની પહોંચે છે નમો આચાર્ય આયર્યામ આચાર્ય ને પહોંચે છે નમો સિદ્ધારામ સિદ્ધ ને પણ પહોંચે છે પણ નમો હરિહંતા હરિહંત કોણ કરવું કોને પહોંચે છે આ ટપાલ એ કે ત્વરી સિદ્ધ કરો ને અરે જે ત્વરી તો સિદ્ધ થઈ ગયા થઈ ગયા ત્વરી થઈ ગયા હવે એમને આવી એમ તો તમને કેમ લાગે છે ત્વરી સિદ્ધ કરો સિદ્ધ થઈ ગયા એટલે કલેક્ટર થયા પછી એને અહંકાર પણ કરીએ તો ખોટું દેખાય શું ના એવું ચાલે નહીં અત્યારે સિદ્ધ ગતિમાં હોય અને આપણે સિદ્ધાને નમસ્કાર કરીએ છીએ નવો સિદ્ધારામ અને પરિવારને અમે હરિયમ નમસ્કાર કરીએ માટે આજ આજ આ લોકાર મંત્ર ભય આપતો એટલે પછી મારા આચાર્ય મહારાજને કેવું પડ્યું આચાર્ય મહારાજને કહેવું પડ્યું હરિહંત ને નમસ્કાર કરો ને દાદા હવે એમ ક્યાં છે અત્યારે સિમંદર સ્વામી ના સિમંદર સ્વામી છે એ બ્રહ્માંડ માં છે એ તો કલાક છે માટે છે હોવા જોઈએ મળે અને નવકાર મંત્ર એ છતાં સંન્યસ્ત મંત્ર છે કેવો છે એટલે જેનો હું મારું ના રહ્યું હોય બહુ અને મંત્ર બોલવા હોય તો બહુકાર એ સંન્યાસ મંત્ર બોલાય તો જયારે સંસ્થા જોઈ લેવા છે બધું હું મારું છે ત્યાં સુધી બધા મંત્રો ત્રણેય મંત્ર બોલે તો ફળ આપે એમ તો બહુ ફળ આપે છે ત્રિમંત્ર એટલે બધું ફળ આપે તમને પૂછ્યા બરોબર ને બંને શું કરશે સુમંદર સામે ના બરાબર ખરાબ બધા અહીં ભારત દેશ ઉપર એમનું અનુસંધાન છે બીજા તીર્થકો મૂર્તિ નહીં બિહારી બીજા વીસ ઓગણીસ છે બીજા પણ આમનું અનુસંધાન છે આપણા દેશ અને આપણા સતીરામ સંઘ છે ને તે છે તીર્થંકર આ શ્રીમદ સ્વામી એ ગોઠવે છે કારણ કે આ સંકેત છે આપડે મારે કશું કરવું નથી પણ આ સંકેત થી થયું ઉત્પન્ન થયું છે એટલે આ સુરત પાસે હાઈવે ઉપર થાય છે લગભગ મહેસાણા મહેસાણા જેવું મૂર્તિ થતી રાખશે મહેસાણા સવા લાખ ની થયેલી તે સવા લાખ પૈસા ક્યાંથી આવતા પૈસા તો બેંક પૂંછાવી હોય ને તારી પાસે હોય એવું કઈ નથી હિંમત પાસે હોય એવું કઈ નથી પાપી પાસે કઈ છે હોય નહીં પાપી પાસે નથી હું તો આપને સમજાવું બરોબર ના હું આપને તમે મારી વાત સમજો એક કે પુનઃ વગર તો રૂપિયો આપણને અડે નહીં કાળા બજાર ના અડે અને ધોળા બજાર ના અડે પુનઃ વગર તો ચોરીનો પૈસા આપણને ના અડે પણ એ પાપા નું પણ દીપુન છે કેવું છે કે બેન છે ને પાપ તે છેવટે માં જ લઈ જાય છે અધોગતિ લઈ જાય છે પુણ્ય એ પુણ્ય જ અધોગતિ લઈ જાય છે ખબર ને માન બંને નાખી ખરા વિચાર આવે કોનું ગોબલું લઉં કોનું લઈ લઉં આખો દાડો ભેસેર કરવાનો વિચાર આવે ખબર ને એ અધોગતિ જાય છે અને પૂન ભોગવી પૂન ભોગવતો નથી ને અધોગતિ જઈ રહ્યો છે અને પુનઃનુબંધી પૂર્ણ હોય તે પુણ્ય ભોગવે અને નવું પુણ્ય ઉભું થાય એના કરતા પુનઃનુબંધી તાપ સારું ત્યાં જ પણ આખો વધારો છે તે ભગવાનના નામ કરો કર્યા કરતો હોય બરોબર ને એ બધી પાપ આ જગતમાં પાપ છે પણ નવું પુણ્ય જ બાંધી રહ્યો છે ત્યાં ઘણા જીવો છે તમે જોયેલા ને બધા બહુ જોયેલા તમે તો ગાડી દીધી હતી ને કઈ અનુભૂતિ જ માગું છું અનુભૂતિ જ અનુભૂતિ નહીં અનુભૂતિ જ જોઈએ મેળામાં સાકર મૂકે એટલે તમે ઘર ઘરે કહો ગઈ શું એ સમજી ગયો ભાઈ શું કહ્યું પેલું કામનું નહીં પેલું તો બહુદાયા કર્યું આ નથી કરાવી એટલે આ બેનને તમને બેવને અનુભૂતિ જ પહેલી મને એમને કહ્યું કે ઉપકાર છે કે છે આ દેખાય છે જ્ઞાની પુરુષ છે શું છે અને પટેલ અંબાલાલ પટેલ નામ છે એમનું દાદા ભગવાન મહી પ્રગટ થઈ ગયા અંદર અંદર પ્રગટ થઈ ગયા છે એ દાદા ભગવાન છે આવે માં એ શું છે કહું એ ત્રણસો ને સાઠ ડિગ્રી ના છે અને મારે ત્રણસો ને છપ્પન ડિગ્રી છે ચાર ફૂટે છે એટલા હારું એ ત્રણસો સાઠ ડિગ્રી વાળાને હું નમસ્કાર કરું શું કરું છું નમસ્કાર તમારે ચાર ફૂટે છે એટલે તમારે બધા કઈ ફૂટે તો ખરું છે બોલો એટલે તમારા દાદા ભગવાન થશે તો એ તમારે ફૂટે એટલા માટે આપણે બોલવાનું છે દાદા ભગવાનને અચિંત જય જયકારો બરોબર ને હું મારો ખૂટતું પુરાવા કરવા માટે કરવું છું તમારે તમારે ખૂટતું કરવું બોલો તમારા માટે આવી વસ્તુ નથી એટલે આ દાદા ભગવાન હું મનુષ્ય રૂપે થયો નથી હું થવા માગતો નથી શું કરું તમારે ચાર ડિગ્રી ખૂટતી હોય અને ભગવાન જો આવું કરે તો પછી લોકો શું નહીં કરે કાવ બધા ભગવાન જ કરતા હોય મારે શું કરવું છે મારે આ નાની પુરુષનું પદ આનંદ નો સુખ નો પાર નથી શું કહ્યું મારી સમાધિ નો પાર નથી હું તમે સમાધિ કરી આપું મારા નિમિત્ત થી તો મારે કહ્યું છું ભાઈ બધું ભગવાન થઈને મારે કહ્યું એટલે આ દાદા ભગવાનના અતિ જે જતા બોલવાથી આપણા ભગવાનનું પ્રગટ સ્વરૂપ પ્રગટ થયા કરે શક્તિ વધતી જાય બોલ બેઠું દાદા ભગવાન નથી કહ્યું तेरा कंट्रोल साहिबाग अंदाज सवाल युवा चाहिए माँ कल हमारा साथ नमे मृत्यु पुतो मेरी मौत नहीं होती थी मुझे डर क्या नमे व्याधि पुतो व्यथा फिर नहीं होता फिर व्यथा किस ना हम वृद्धो नवाबाद मैं बूढ़ा हूँ मैं बच्चा हूँ मैं युवा हूँ एकानी खुद करेंगे तो सारी पुद्गल की अवस्था में मुझे है ही नहीं पुद्गल ही पुद्गलाश्रित पुद्गल से पुद्गल तृप्त होते हैं यंत्रात्मा पुनरात्मना आत्मा से आत्मा तृप्त होता है कर्तृत्व समारोह को ज्ञान या तब नहीं जीतते ये कर्तृत्व का जो समारोह है तृप्ति होती है पुद्गल की मान लेता हूँ मैं तृप्त होता हूँ ज्ञान में तब नहीं जीतते ज्ञानी के लिए उचित नहीं ज्ञानी में ऐसा नहीं होता चर्चा भेद विज्ञान से शुरू करें हाँ, चर्चा वेद विज्ञान से शुरू करिए वेद विज्ञान की चर्चा शुरू करिए आपके हाँ। चर्चा बोला जाता है हाँ। वेद विज्ञान की चर्चा होती है चर्चा का होता है ठीक है चर्चा का हाथ वार्ता लाभ होता है चर्चा का कोई अलग हाँ, अर्थ नहीं है वार्तालाप चर्चा का अर्थ और नहीं है हाँ, ये तो बीच काल में जब ये शास्त्रार्थ मल्लबाजियाँ होती थी सब <laughs> चर्चा सबको बदनाम कर दिया चर्चा तो बहुत अच्छा है ज्ञान ही नहीं है हाँ। इससे बड़ा कोई ज्ञान तो मालूम है नहीं तो वाला आत्मा तो दस रुपये किलो मिलता है कि नहीं मिलता <laughs> દસ કિલો ઘેર રૂપિયા વીસ રૂપિયા વીસ રૂપિયા કિલો ઘેર રાતના વીસ રૂપિયા કિલો બી માં શકે ઘેર રાતના ભેદ વિજ્ઞાન છે વહી ભગવાન वही अंतरात्मा और वही परमात्मा वही अंतरात्मा और वही परमात्मा अंतरात्मा होना है अंतरात्मा हो गया फिर क्या कुछ भी करने का बस अंतरात्मा परमात्मा बन जाएगा वो अंतरात्मा परमात्मा हो रहा है हाँ अंतरात्मा परमात्मा बोला जाता तो नहीं हो रहा है तभी हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा होना शुरू हो जाता है हो जाएगा अंतरात्मा हाँ। होना शुरू हो जाता है फिर हो जाता है ये हो जाता है हाँ भगवान ગુજરાતીમાં સમજી શકાય हाँ बस हाँ हाँ तो वस्तु को जब जान लेता है कि मैं खुद कौन हूँ जब अंतरात्मा हो जाता है इस पूर्णत्व हो, हो रहा है वस्तु का पूर्णत्व इससे आपसे हो रहा है इससे की कोई धन की जरूरत नहीं क्रिया चालू हो जाती है हाँ। निष्पत्ति आ जाती है क्रिया चालू हो जाती है हाँ। फिर निष्पत्ति आ जाती है निष्पत्ति खुद की गाड़ी गाड़ी वाले खुद ड्राइवर भी खुद कार भी खुद पैसेंजर भी खुद सब चलते एवं भूत लय में आ जाता है एवं भूत नए में आ जाता है जब अंतरात्मा हो गया क्यों हो गया वो हाँ। अभी बहिर्मुखी आत्मा है वहाँ तक तकलीफ है हाँ सारी तकलीफ बहिरात्म भाव में हाँ। अंतरात्मा होने के बाद तो रास्ता साफ है हाँ। पर कॉलेज में कहा तक जाने का है बुढ़ात्मा है वहां तक अंतरात्मा नहीं हो गया वहां तक कॉलेज में जाने का है कॉलेज की जरूरत नहीं मैं बहुत बार कहा करता हूँ तो कॉलेज का काम मूर्खता मिटाना है मूर्खता मिटाना कॉलेज का काम नहीं है ठीक है मैं हमेशा कहता हूँ कि कॉलेज का काम मूर्खता मिटाने का है मूर्खता मूर्खता नहीं मूर्खता मिटाने का काम नहीं है मूर्खता ना मिटा रहे मूर्खता कर रहे कॉलेज वाले ये कॉलेज की मैं बात नहीं करता वो महावीर कॉलेज जो है हाँ। जो अंतरात्मा बनाता है वही कॉलेज की वहाँ तो मूर्खता निकलती है ठीक है वो महावीर कॉलेज क्या है उदात्मा मन से अंतरात्मा हो जाता है हाँ। आते आते आते जब उसका कौन है आज की आज की तो- हो जाता है हाँ। तो अंतरात्मा हो जाता है आज की कठिनाई है कि मूर्खता को मिटाने का उपाय नहीं हो रहा है कैसे जाकर बनाए ये આજની કઠિનાઈ એ છે કે મૂર્ખતાને મિટાવવાનો ઉપાય નથી મળતો कम हो रहा है कम हो रहा है पहले से ही कठिनता थी अभी नहीं आज नहीं पहले से ही कठिन हाँ। महावीर के टाइम में भी कठिनता थी बस आज ज्यादा जरूरी है क्यों मूर्खता ज्यादा बढ़ गई આજે વધારે જરૂર છે કારણ કે મૂર્ખતા વધી ગઈ છે है दूसरा है सब लोग पर से बाहर निकलने का प्रयत्न बहुत है सबका उनका प्रयत्न काम नहीं लगता है अभी आपका विदेश की यात्रा का क्या अनुभव रहा आपकी विदेश की यात्रा का क्या अनुभव रहा फॉरेन में यात्रा का अनुभव के लिए हम फॉरन आदमी के लिए नहीं गया था हाँ। अपना इंडियन के लिए हम गया था उनको तकलीफ बहुत है लोग को हाँ। और धर्म अमेरिका तो तो गए थे हाँ। हाँ। तो हाँ। वेदांति लोगो बहुत है इसके लिए हम गया था हमारे पढ़ने वाले के लिए तो भगवान ने ना बोला है मुझे मत जाना नहीं उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला उनमें क्या परिणाम आया लोगों को ये समझने का मौका मिला है? પહેલા લોકોને આ સમજવાનું મળ્યું वो बहुत समझने के मिला क्या हाँ। वस्तु का भाग हो गया कितना आदमी को आज तो इतना कागज आता है अच्छा कागज इतना कागज आता है कि न कुछ बात तो वस्तुत्व का भाग हो गया फिर क्या हो गया कॉलेज का पूर्ण हो गया और सर्टिफाइड सर्टिफिकेट मिल गया विदेशियों को जैसे ज्ञान ऐसे बहुत कम से दिया हुआ है અમેરિકન્સ ને પણ કે છે કે એ લોકો પણ આપણી વાતો ગ્રહણ કરી શકે કે છે અમે પણ અહીંયા એક મુસલમાન સૂફી હતો એને આ કાયોત્સવ નો પ્રયોગ કરાયો અને એનાથી એને પણ ભેદ વિજ્ઞાન થઈ ગયું કે છે विज्ञान क्या फायदा है वो बच्चा है अपना तो हम बोले ऐसा ये भी बोले उसको कुछ अंदर भे- अंतर भेद होता है मगर मतलब कहाँ तक रहेगा उसकी समझ में नहीं है जो बोलता है बड़ा फल तो मिलता है भेद का उसको समझ नहीं फिर के फिर अवैध हो जाएगा फिर बच्चे की हो सकता है ये लोग समझता नहीं इसके लिए ये विज्ञान है ही नहीं ये ठीक समझता है इसके लिए विज्ञान है हम्म। हम्म। पुनर्जन्म आर्य का विज्ञान और वेदांत विज्ञान पुनर्जन्म के लिए है आचरण सूत्र में पुनर्जन्म से ही सारा शुरू होता है કે આચરણ સૂત્ર में पुनर्जन्म से ही सब सारा सु- शुरू होता है आचरण सूत्र पुनर्जन्म से ही शुरू થાય છે हाँ पुनर्जन्म से से से मोक्ष का मार्ग उसका ख्याल होता है नहीं तो, तो भगवान ने हमने जन्म दिया और भगवान ने हमने मार दिया नहीं जब वो मेघ के बारे में वही हमें हो गया पुनर्जन्म का ही है आप बताइए तो। आप बता दीजिए आपने पढ़ी है मैंने पढ़ी मैंने बताई पुस्तक सुबह ही बताई अच्छा नहीं कुमार जब एकदम विचलित हो गया तो महावीर के पास आया तो महावीर ने सबसे पहले यही पुनर्जन्म का बोध कराया कि तू याद कर पिछले जन्म में हाथी का तब तूने क्या किया और आज तू क्या कर रहा એ બધીનો છે ને નથી થાય બધે વ્યવહાર તેવો જ